એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મહેસાણામાં બેઠા બેઠા અનુષ્કા વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર બિલી મોરામાં બેઠા બેઠા વિવેકભાઈ વાર્તા સાંભળે છે આવો આવો અનુષ્કા બેન વિવેકભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈઓ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મોર મામાની કેરી એક હતો છોકરો એનું નામ ગોવિંદ ગોવિંદ તો દરરોજ આંબાવાડીએ રમવા જાય એટલે આજે પણ આ ગોવિંદ છે ને આંબાવાડીમાં રમવા ગયો આંબાવાડીમાં એને મોર મળ્યો મોરે એને કેરી આપી એટલે તો ખુશ થઈને ગાવા લાગ્યો મોર મામાની કેરી બાને જઈને બતાવીશ મોર મામાની કેરી બાને જઈને બતાવીશ મોર મામાની કેરી બાપાને જઈને બતાવીશ મોર મામાની કેરી બબલી બેનને આપીશ આમ કરતો કરતો એ તો ચાલ્યો રસ્તામાં એને હોલો મળ્યો ગુગુ ગુ ગોવિંદા રે ગોવિંદા ગુગુ ગુ ગુગુ ગુ બાપ પટાવી લઈ લેશે બાપા બીવરાવીને લઈ લેશે બબલી રડીને લઈ લેશે તું ખાઈ જા તું ખાઈ જા ગોવિંદા રે ગોવિંદા ગુગુ ગુ ગુગુ ગુ ગોવિંદ તો કે હું ઓલો નથી માણસ છું માણસ મોર મામાની કેરી બાને જઈને બતાવીશ મોર મામાની કેરી બાપાને જઈને બતાવીશ મોર મામાની કેરી બબલી બેનને આપીશ મોર મામાની કેરી બબલી બેનને આપીશ પછી તો આ ગોવિંદને એક બગલો મળ્યો ટપ માછલું ટપ માછલું ટપ માછલું ટપ બગલો તો માછલા ખાય અને એ તો કે ગોવિંદા રે ગોવિંદા બાપ પટાવી લઈ લેશે બાપા બીવરાવીને લઈ લેશે બબલી રડીને લઈ લેશે તું ખાઈ જા તું ખાઈ જા ગોવિંદ તો કે હું બગલો નથી માણસ છું માણસ છું મોર મામાની કેરી બાને જઈને બતાવીશ મોર મામાની કેરી બાપાને જઈને બતાવીશ મોર મામાની કેરી બબલી બેનને આપીશ મોર મામાની કેરી બબલી બેનને આપીશ <laughs> ગોવિંદ તો આવું કે હો ભાઈ પછી તો એ ગયો પોતાને ઘેર ઘેર જઈને બાને ને બાપાને કેરી બતાવી જુઓ જુઓ કેવી સરસ મજાની કેરી છે મને મોરે આપી છે બાપાને કેરી બતાવી બાને બતાવી અને એના ચાર ભાગ કર્યા એક બાને આપ્યો બીજો બાપાને આપ્યો ત્રીજો બબલી બેનને આપ્યો અને ચોથો પોતે ખાઈ ગયો એકલા એકલા તે કઈ ખવાય એકલા એકલા કઈ ખવાય નહીં બધાને આપીને ખવાય હા ત્યાં ગોવિંદ પણ બધાને કેરી આપીને પોતે પણ ખાધી તો ભાઈ તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ જલ્દી જલ્દી આવી જજો પાછા આવજો